શ્લોક નંબર વન નોટ ફાઈવ રસ્થોણો સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલામ તનુ જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયો છેદ્યાદિલક્ષણ અને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે ને અણુ સરખો સૂક્ષ્મ છે ને ચૈતન્ય રૂપ છે ને જાણનારો છે અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અછેદ્ય અભેદ્ય અજર અમર ઇત્યાદિક છે લક્ષણો જેના એવો જીવ છે એમ જાણવું જીવ આદિના સ્વરૂપ સંક્ષેપમાં કહ્યા છે તેમાં પ્રથમ જીવનું સ્વરૂપ આવું છે કે તે હૃદય કમળમાં રહ્યો છે તે પ્રશ્નોપનિષદમાં કહ્યું છે કે જીવાત્મા હૃદય પ્રદેશમાં રહે છે જે આ ઇન્દ્રિયોમાં અત્યંત જ્ઞાનવાન છે હૃદયમાં રહે છે અંતઃપ્રકાશવાળો જીવાત્મા છે જીવ અણુના સરખો સૂક્ષ્મ છે અર્થાત અણુ જેટલા પરિમાણવાળો છે જો અણુશ્ચાસો સૂક્ષ્મશ્ચ આવો વિશેષણોભય પદ સમાસ કરવામાં આવે તો અણુ શબ્દનો અર્થ અણુ પરિમાણવાળો કરવો અને સૂક્ષ્મ શબ્દનો અર્થ એવો થાય કે સૂક્ષ્મ આત્મા જેમાં પ્રવેશ કરે છે ત્યાં તેને કોઈ પ્રવેશ્ય પદાર્થ તેના પ્રવેશને રોકી શકે નહીં આત્મા આવો સૂક્ષ્મ છે એટલે અણુવત સૂક્ષ્મ અને અણુ ચાસો સૂક્ષ્મ એમ એવું અણુની જેવો સૂક્ષ્મ છે એટલે બીજામાં પ્રવેશ કરી શકે અને અણુ એટલે અણુ એનું એનું પરિમાણ માપ એવું અણુ છે એવું મુંડકોપનિષદમાં કહ્યું છે કે આ અણુ પરિમાણવાળો જીવાત્મા વિવેકયુક્ત ચિત્તથી જાણી શકાય છે શ્વેતાશ્વરમાં કહે શ્વેતા સ્વતરમાં કહે છે કે જીવાતમાં આરની જેવો છે તેનાથી પણ ઝીણો દેખ્યો જાણ્યો છે આરાગ્ર શતભાગસ્ય હણીને હોય એના કરતા હો ભાગ કરે તો એવડો એવો છે એનું પરિમાણ છે માપ છે વાળના અગ્રભાગના સો ભાગ કરવામાં આવે તે પછી તે એક સૂક્ષ્મ ભાગના સોમાં ભાગ જેવો અતિ સૂક્ષ્મ જીવ છે તે પોતાની જ્ઞાન શક્તિથી અનંત વિસ્તારને ધારે છે જીવ ચિદ્રૂપ છે ચૈતન્ય સ્વરૂપ છે અર્થાત જ્ઞાન સ્વરૂપ છે પ્રશ્નોપનિષદમાં કહ્યું છે કે વિજ્ઞાન સ્વરૂપ પુરુષ જીવાત્મા છે જીવાત્માને ચિદ્રૂપ કહ્યો તેનો સ્વભાવ સ્વયંપ્રકાશ છે તે પણ કહેવું ફલિત થાય છે બૃહદારણ્યકમાં કહ્યું છે કે આ જીવાત્મા સ્વયં પ્રકાશ છે આ જીવાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ નથી પણ જ્ઞાનનો આશ્રય જ્ઞાતા પણ છે જે જાણે છે તે જ્ઞાતા કહેવાય તે છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે અને જે એમ જાણે છે કે હું સૂંઘું છું તો સૂંઘનારો તે જીવાતમાં છે પ્રશ્નોપનિષદમાં પણ કહ્યું છે કે આજે જોનારો સ્પર્શ કરનારો સાંભળનારો સૂંઘનારો રસાસ્વાદ કરનારો મનન કરનારો જાણનારો કર્મ કરનારો છે તે વિજ્ઞાન સ્વરૂપ જીવાતમાં છે એ રીતે જ પરિપૂર્ણ રીતે જોનારાની આ સોળ કળાઓ છે બૃહદારણ્યકમાં પણ કહ્યું છે કે વિશેષ જ્ઞાતા આત્માની જ્ઞાન શક્તિનો લોપ થતો નથી જ્ઞાનશક્તિથી જ્ઞાનમયી પોતાની પ્રભાથી ઉજાસથી નખથી શિખા પર્યંત સંપૂર્ણ શરીરમાં વ્યાપીને રહ્યો છે ગીતામાં કહ્યું છે કે હે ભારત જેમ એક જ સૂર્ય આ સંપૂર્ણ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે એ જ રીતે એક જ આત્મા સંપૂર્ણ ક્ષેત્ર શરીરને પ્રકાશિત કરે છે તેમજ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે કે મનુષ્ય શરીરના હૃદયમાંથી હિતાહિતા નામની બોતેર હજાર નાડીઓ નીકળે છે તે નાડીઓની વચ્ચે ચંદ્રમાના પ્રકાશ જેવું મંડળ છે અને તેને મધ્યે અવિચળ દીવા જેવો જીવાતમાં રહ્યો છે સૂર્ય જેમ પોતાની પ્રભાથી સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપીને રહે છે અને દીવો જેમ એક સ્થળે રહ્યો હોવા છતાં આખા ઘરને પ્રકાશિત કરે છે તેમ સ્વરૂપથી જીવ અણુસરખો સૂક્ષ્મ છે અને હૃદયરૂપી એક સ્થાનમાં રહ્યો છે છતાં તે હરિચંદનના બિંદુની જેમ જ્ઞાનમય શક્તિથી સંપૂર્ણ શરીરમાં વ્યાપીને રહ્યો છે અને બધું જાણે છે જે કાપી શકાય તેને છેદ્ય કહેવાય જે કોઈ પણ જે કોઈપણ રીતે કાપી ન શકાય આવા ગુણવાળો હોય તે અછેદ્ય કહેવાય તે અછેદ્યપણું અને અદાહ્ય અદાહ્યપણું આદિ જીવના સ્વભાવ છે તે ગીતામાં કહ્યું છે કે આ આત્માને શસ્ત્રો કાપી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી સડાવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી આથી તે જીવાત્માને અછેદ્ય અદાહ્ય અક્લેદ્ય અને અશોચ અશોષ્ય કહેવાય છે માટે આ કહ્યો તે રીતે જીવને સમજવો શ્લોક નંબર વન નોટ સિક્સ ત્રિગુણાત્મા તમ કૃષ્ણ શક્તિર્દેહ જીવસ્ય ચાહમ મમતા અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકાર રૂપ છે ને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણ માયાનો સ્વભાવ છે તે અનાદિ માયા સત્વ શુક્લ રજસ લોહિત તમસ કૃષ્ણ આ ત્રણ ગુણવાળી છે આ રીતે શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે અને ભાગવતમાં પણ આ માયા ગુણમયી ત્રિગુણાત્મિકા છે હે અંગ મારી ગુણમયી માયા અનેક પ્રકારની છે સત્વ રજ અને તમ ત્રણ ગુણોની સામ્યાવસ્થાવાળી છે સત્વ રજ અને તમ ત્રણ ગુણોની સામ્યાવસ્થા છે તે પ્રકૃતિ માયા છે ભગવાનમાં માયાના સત્વાદી ગુણ નથી તેઓ સમર્થ છે તેમણે જ સત્ય અને અસત્યરૂપ આવી ત્રિગુણાત્મિકા માયાથી પૂર્વે આ બધું સગત જગત સર્જ્યું હતું તે ત્રણ ગુણોના લક્ષણ મહાભારત મોક્ષ ધર્મમાં કહ્યા છે આનંદ તપ શાંતિ પ્રકાશપણું પવિત્રશીલતા સંતોષ શ્રદ્ધાવત્વ કાય વાણી મનની સરળતા દાન કરવાનો સ્વભાવ અને ઐશ્વર્ય આ દસ સત્વગુણના સ્વાભાવિક લક્ષણ છે એ સત્વ ગુણ જાણવે ફરીથી વાંચો છે ક્યાં ક્યાં આનંદ તપ શાંતિ પ્રકાશપણું પવિત્રશીલતા સંતોષ શ્રદ્ધાવત્વ કાય વાણી મનની સરળતા દાન કરવાનો કોટિલતા નહીં એમ વાકાય નહીં કોઈની પાસે સીધા ન હાલે તો એ તમો ગુણ કહેવાય બીજા નાના માણસોની પાસે સીધા હાલે તો એ સત્વ ગુણ કહેવાય એવો સ્વભાવ હોય બધાને એમ કે ત્રણે માયાના ગુણ નથી તો માણાના ગુણ છે માયા પાસે માણામાં આવે ને એટલે એને માણાના ગુણ થઈ જાય આમ તો માયાના ગુણ છે પણ માયાને આણે આમ કે હાટ ઓલે હાટવી લીધી હોય એટલે માણસ કોઈની પાસે સીધા ન હાલે સીધા હાલે તો ગુણ કહેવાય સીધા ન હાલે તો તમો ગુણ શ્રદ્ધાવત્વ કાય વાણી વાળા પણ દેહને ગમે એટલું કષ્ટ આવે તો એ કામ કરી નાખવાના સ્વભાવવાળા તો એને શ્રદ્ધા કહેવાય ભક્તિ કરી નાખવાનો સ્વભાવ જે કારહો આવે ને ભાગે તો એને શ્રદ્ધા ન કહેવાય જે કારહો આવે એથી મને ભાગે છે તો શ્રદ્ધા ન કહેવાય એ સત્વગુણનું લક્ષણ કહાય જાય તો એ કરી નાખે પૂરું તો એનું નામ સત્વગુણ શ્રદ્ધા ગહારો આવે તો અહીંયાથી ભાગી જાય છેટા અને ગહારો બંધ થાય પછી આવે ને ડોકું કાઢે તો એ તમોગુણ કહેવાય શ્રદ્ધાવત્વ કાય વાણી મનની સરળતા દાન કરવાનો સ્વભાવ અને બીજાને મદદ કરવાનો સ્વભાવ દાન કરવાનો સ્વભાવ એટલે મદદ કરવાનો સ્વભાવ અમે કોઈને કાંઈ અડીએ નહીં એને કોઈનું કાંઈ વિચારીએ જ નહીં અમારું જ વિચારીએ તો એ તમો ગુણ કહેવાય સત્વગુણનો ઓપોઝિટ તમો ગુણ છે કોકને ક્યાંક મદદ કરવાની ઈચ્છા હોવી જોઈએ ચાલો હું કોકને હું મદદ કરી શકું તો સત્વગુણ દાન કરવાનો સ્વભાવ ઐશ્વર્ય આ દસ સત્વગુણના સ્વાભાવિક લક્ષણ છે અસ્થિરતા અકૃપણતા ઐશ્વર્ય એટલે કેપેસિટી ઐશ્વર્ય એટલે આમ ચમત્કાર સર્જવા એવું નહીં કેપેસિટી એ ગમે એવું હોય તો પૂરું ગમે તેવા સંજોગોમાં પૂરું કરી દેવાનું હોય પૂરું કરી દેવાની શક્તિ એનું નામ ઐશ્વર્ય કહેવાય હારા સંજોગો હોય તો થવું પૂરું કરે તો હારા સંજોગો હોય પૂરું કરે તો એ કોને પૂરું કર્યું હે સંજોગોએ પૂરું કર્યું કે એણે ન કર્યું કહેવાય હારા સંજોગો હોય ને ત્યારે બધું કરી દઈએ આ તમે મારે મારી આમ કે સેવામાં દસ જણા રહ્યો પછી હું કામ કરી દઉં તો ઓલા દસ જણા ન કરી નાખે તમે આગળ એકલો જ આગળ ભાઈ જાઓ ને ઐશ્વર્ય એટલે કેપેસિટી કાંઈ સંજોગો વિપરીત હોય તો પૂરું કરી દેવાનું શક્તિ એનું નામ ઐશ્વર્ય કહેવાય ઓલું ઐશ્વર્ય તો ક્યાં આપણે લેવા જવું એ પણ આ ઐશ્વર્ય કહેવાય હું કરી જ ન કરું જ નહીં તો તમે ક્યાં કાંઈ અસ્થિરતા અકૃપણતા સુખ દુઃખનો ઉપભોગ ભેદભાવ કઠોરતા અસ્થિરતા અને અકૃપણતા હમ અકૃપણતા અકૃપણતા એવું નહીં હોય અકાર્પણ્યમ હા અકાર્પણ્ય અસ્થિરત્વમ અકાર્પણ્યમ સુખ દુઃખોપસેવનમ કેટલામ પેજ દીનપણું નહીં એવું એ એવું જ હશે સત્વસ્ય ગુણા દશ નિસર્ગજા અસ્થિરત્વ અકાર્પણ્યમ એટલે દેનપણું ન નહીં એવું દેનપણું નહીં એટલે નિર્માનીપણું નહીં એવું નહીં એમ અસ્થિરતા અકૃપણતા સુખ દુઃખનો ઉપભોગ ભેદ એટલે સુખી દુઃખી થઈ જવું સુખ દુઃખનો ઉપભોગ એટલે સુખી દુઃખી થઈ જવું ઘરે જો કોકનો ઓલું હોય તો મોગરો મળાઈ જાવ જો ધૈર્યું થાય તો ફૂલાઈ જવું એ રજોગુણનું લક્ષણ એને બેન પચાવી દેવા એ સત્વગુણનું લક્ષણ છે સુખ દુઃખનો ઉપભોગ ભેદભાવ કઠોરતા કામના અતિ કઠોરતા ન જોઈએ ભગવાનના ભગતે અંદરથી કોમળતા જોઈએ કઠોરતા કામના અનેકવિધ ગર્વ મત્સર અદેખાય વધારે પડતું બોલવું આ નવ રજોગુણના લક્ષણ છે તમ મોહ મહામોહ તામિશ્ર અંધતામિશ્ર નિદ્રા પ્રમાદ અને આળસ આ આઠ તમોગુણના લક્ષણ છે કરવાનું હોય ન કરે ન કરવાનું હોય કરે તો પ્રમાદ કહેવાય કાંઈ ન કરે એ આળસ કહેવાય ટાણે હોઈ જાય એ નિદ્રા કહેવાય ન હોવાનું હોય તઈ નગર તો નિદ્રા કઈ તમો ગુણ તો બધાય ને નિદ્રા તો રાતે તો હોવાનું જ હોય એમ ન હોવાનું હોય તે હોઈ જાય ન જાગવાનું હોય તે જાગે એમ એટલે તમો ગુણ કહેવાય આ આઠ તમોગુણના લક્ષણ છે આ ત્રણેય ગુણોનું વિશેષ વિવેચન ભાગવતના એકાદશ કંધથી જાણવું માયા તમોરૂપ છે ઘાટા અંધકારમાં કોઈ ફસાયો હોય તેમ પ્રલય સમયે જીવ માયામાં લીન થયો હોય છે ત્યારે જીવની સ્થિતિ જડરૂપ થઈ ગઈ હોય છે માયામાં લીન થવાથી નામ અને રૂપના વિવેકની ક્ષમતા પણ જીવમાં હોતી નથી માટે માયાને તમોરૂપ કહી છે તૈતરીયમાં તૈતરીયમાં કહ્યું છે કે તે સમયે તમ ગાઢ અંધકાર હતું અક્ષરનો તમમાં લય થાય છે આવી પણ શ્રુતિ છે અક્ષરનો અક્ષરનો તમ એટલે જીવનો અક્ષરનો એટલે અક્ષરધામનો નહીં જીવને અક્ષર હોતે કહેવાય ક્ષર એટલે માયા જીવ એટલે અક્ષર એમ અક્ષરનો તમમાં લીન થઈ જાય એટલે માયામાં લીન થઈ જાય અક્ષરનો તમમાં લય થાય છે આવી પણ શ્રુતિ છે શ્રી ભાગવતમાં કહ્યું છે કે પ્રલય સમયે અત્યંત ઘાટું ઘેરું અંધારું હતું પરંતુ પરમાત્મા તો તેનાથી સર્વથા પરે બિરાજતા હોય છે માયાને ભગવાન જગતની ઉત્પત્તિ વગેરેમાં સાધનના રૂપમાં સ્વીકારે છે માટે તેને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ કહી છે શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે કે પોતાને સત્વ આદિ ગુણોથી નિગૂઢ ઢંકાયેલી પરમાત્માની શક્તિ માયા શ્રી ભાગવતમાં કહ્યું છે કે પોતાની માયા શક્તિથી પોતાની માયા શક્તિથી યુક્ત પરમાત્મા આ જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે માયા દેહધારી જીવને પોતાના શરીરમાં અને સંબંધવાળા સ્ત્રી પુત્ર અને ધન ઇત્યાદિ પદાર્થોમાં અહમતા અને મમતા કરવામાં કરાવવામાં હેતુ કારણ બને છે અહંતા ઇઝ માયા અહંતા કોને કહેવાય હું પણ એ હું પણ તે હું તો શરીર હોય એટલે હું પણ તો હોય જ તો ભગવાનના સેવક ન માનીએ કે પોતાને વધારે થોડુંક હું પણ બીજા કરતાં વધારે હું પણ એટલે માયા મારા જેવો આ નહીં મારા જેવા ઋષિ સ્વામી નહીં મારા જેવા વિશ્વમંગલ સ્વામી નહીં મારા જેવા સદગુણ સ્વામી નહીં હું બધાથી હું એટલે હું જ હું એટલે બીજો કોઈ નહીં હું એટલે હું જ એટલે એ માયા એટલે એ પોતે માયા એમ માયારૂપ થઈ ગયો હું એટલે હું જ કહેવાય નગર હું છું ભગવાનનો ભગત છું તો માયા નહીં કહેવાય સેવક છું તો એને માયા હું તો એમાં આવે પણ હું એટલે હું જ હું તો બીજા હું થવું જ નથી તો માયા એવું મનમાં ગોખી રાખે બીજા બહાર ન કે તોય માયા થઈ જાય મનમાં ગોખી રાખ્યું હોય ને હું એટલે હું જ એમ હું તો થવું જ નથી તો એને માયા કહેવાય એ મોટી માયા કહેવાય ઓલી બધી નાની નાની માયાઓ બધી ભેળો થઈને એક ઢગલો થાય માયા દેહધારી જીવને પોતાના શરીરમાં અને તેના સંબંધવાળા સ્ત્રી પુત્ર અને ધન ઇત્યાદિ પદાર્થોમાં અહમતા અને મમતા કરવામાં કરાવવામાં હેતુ કારણ બને છે શ્વેતાશ્વતર શ્વેતાશ્વતર શ્વેતાશ્વર શ્વેતાશ્વર શ્વેતાશ્વતરોપનિષદમાં કહ્યું છે કે એક જ વૃક્ષ ઉપર જીવ માયાથી દેહાત્મ ભાવમાં ડૂબીને દિનભાવથી શોક કરે છે વિષ્ણુ પુરાણમાં પણ કહ્યું છે કે હું ફટકાય તો શોક થાય કે આવું ન કર્યું હોત તો સારું હતું અને જો એ હું જ તો નકર તો એને કાંઈ શોખ ન થાય હું માન હું વૈયા જાય પૂરા એવું કીધું શોખ કરે છે ઉપનિષદમાં કીધું છે વિષ્ણુ પુરાણમાં પણ કહ્યું છે કે હે કુલનંદન તમે અવિદ્યા માયાનું સ્વરૂપ મારી પાસે સાંભળો જે આત્મરૂપ નથી તેવા દેહાદિકમાં આત્માપણાની ભાવના કરવી અને જે દૈહિક સંબંધી કે પદાર્થ તે પોતાના નથી તેમાં આ મારા છે આવી જે ભાવના કરવી તેને અવિદ્યા માયા જાણવી શ્રી ભાગવતમાં પણ કહ્યું છે કે હું મૂઢ બુદ્ધિનો છું આપની માયામાંથી થયેલા દેહ અને દૈહિક સ્ત્રી પુત્ર ધન આદિ પદાર્થોમાં અહમ મમત્વ કરીને તે સંબંધી અજ્ઞાનમાં ડૂબી રહ્યો છું હે અધોક્ષજ હે પ્રભો આ નિંદનીય શરીરમાં આપની માયાથી બંધાયેલી અહમતા અને મમતાને અમે તોડી શકીએ હે ભગવાન આ જીવોનો સમુદાય તમારી માયાથી મોહિત થઈ ગયો છે તેથી તે અહમત્વ અને મમત્વનો ખોટો દુરાગ્રહ રાખીને કર્મ માર્ગમાં ભટકે છે પરમ પુરુષાર્થની પ્રાપ્તિના સાધનરૂપ આ માનવદેહને પામીને પણ જીવ આપની માયાથી મોહિત થઈને એમાં અહમ અહમત્વ મમત્વનું અભિમાન કરે છે હે પ્રભો હવે આપ અમારા પુત્ર સ્ત્રી ધન સ્વજન ઘર અને દેહ આદિના ઉપર મોહરૂપી આપની માયા છે તેની દોરીને કાપી નાખો માયા તો એમની આંખોની સામે જ આવતી નથી શરમથી દૂર જ ભાગે છે ભગવાન ભગવાનની સામે માયા ન આવે એ માયા માયા માયા આત્મા ક્યાં બળવાન છે એટલે આત્માને માયા તરવી હોય તો ભગવાન ભગવાનની મદદ લેવા દે માયાથી નહીં ભગવાન વધારે બળવાન માયામાં તો આ જીવાતમાં ગોથા જ ખાય છે તો માયા ક્યાંથી બળવાન ઓલું જીવાતમાં ક્યાંથી બળવાનું માયામાં તો ગોથા ખાય જ છે એને મજા હોતે આવે છે એટલે સ્નો વર્લ્ડમાં ગોથા ખાવાની મજા આવે ને કે એટલે એને બહુ મજા આવે છે માયામાં ગોથા ખાવાની કોઈ કાઢવા જાય તો નીકળે નહીં કે અહીંયા મજા છે અહીંયા ગોથા ખાવા ઘડીક ગઠોલિયા ખાવા દો હજી કે બે ત્રણ ગઠોલિયા ખાઈ જાય ઊંધે માથા થઈ જાય તો કે આમાં મજા આવે છે હું પકડાઈ ગયું હોય તો ગોથા ન ખાઈ જાય તોય પણ એને હુંમાં મજા આવે હું એની આગળ ગોથા ખાય તોય મજા આવે મારું પકડાઈ ગયું હોય તો એમાં મજા આવે એટલે માયામાં તો ગોતા જ ખાય છે જીવ એટલે માયા બળવાન છે જીવ બળવાન નથી એને બળવાન થવું હોય તો ભગવાનનો આશરો લેવાનો તો પછી જીવ બળવાન થઈ જાય તો પછી માયા એમ ન એની હામો ન જવે ભગવાનને આશરે ગયો હોય તો પછી માયા એને હામું ન જવે માયા તો એમની આંખોની સામે આવતી જ નથી ભગવાનની આંખોની સામે આવે નજર સામે જ ન આવે ભગવાન નજર કરે તો એનાથી ભાગી જાય અને જીવાત જીવાતમાં તો બાંધવા જાય તો એને એને ગોતા ખવડાવે એ તો એને રમત થાય એને મજા બહુ આવે ગલુડિયા રમાડવા જેવી ગલુડિયા રમાડ્યા છે કે નથી રમાડ્યા રાભા એવી એને મજા આવે માયાને આ બધા જીવ છે એ બધા માયાના ગલોડિયા છે ગલોડિયા રમાડવાની મજા આવે ને નવરી થાય એટલે રમાડે ગલોડિયા જોઈ એ ભગવાન પાવ્યો જાય તો પછી માયા એની સામુ ન જાય એક ગલુડિયું ઓછું એ બીજાને પકડી આવે માયા તો એમની આંખોની સામે આવતી જ નથી શરમથી દૂર જ ભાગે છે પરંતુ સંસારી અજ્ઞાની જીવ તેમાં મુગ્ધ થઈને હું અને મારું આવો બકવાદ કરે છે આ બધા શ્રીમદ ભાગવતના પ્રમાણ વચન છે મૂળ શ્લોકમાં જીવસ્ય ચાહમ વાક્યાંશમાં ચ અક્ષર મૂક્યો છે તે એવો અર્થ બતાવે છે કે માયા જેમ જીવને અહમમત્વ કરાવે છે તેમજ આ બ્રહ્માંડના અભિમાની બ્રહ્માદિ ઈશ્વરોને પણ અહમમત્વમાં હેતુરૂપ બને છે મોટા ને હોતે કરાવે નાનાને હોતે કરાવે બધાને કોઈ બાકી નહીં મોટો હોય ને મોટું અહમ હોય એમ નાનો હોય નાનું અહમ હોય બધા માયા કારણ કે તે ઈશ્વરોને પણ માયાથી મોહ થઈ શકે છે તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે દેવી તમે પરમ પુરુષ પુરુષોત્તમ વિષ્ણુની માયા દેખી જોકે હું તો સમગ્ર કળા કૌશળનો સ્વામી અને સ્વતંત્ર છું છતાં પણ તે માયાને વશ થઈને મોહિત થઈ જાઉં છું તો પછી બીજા જીવ મોહિત થઈ જાય તેમાં શું કહેવું રુદ્રે કહ્યું હું હું સનતકુમાર નારદ ભગવાન બ્રહ્મા કપિલદેવ અપાંતરતમ દેવલ ધર્મ આસુરી તથા મરીચી આદિ બીજા સર્વજ્ઞ સિદ્ધેશ્વર આ બધા અમે ભગવાનની માયા જાણી શકતા નથી કારણ કે અમે એ માયાથી ઘેરાયેલા છીએ હે ભગવાન સમગ્ર વિદ્યાઓના પારદર્શી બ્રહ્મા અને તેમના પુત્ર રુદ્ર વગેરે પણ પોતાની યોગમાયાના વિલાસને સમજી શકતા નથી આપની યોગમાયાના વિલાસને સમજી શકતા નથી કારણ કે એમની દ્રષ્ટિ પણ આપની યોગમાયાથી ઢંકાયેલી છે તો તે અંગે અમારા જેવા પાપીઓની લોકો શું કહી શકે આપની ગહન માયાથી આત્મજ્ઞાન લુપ્ત થઈ જવાથી તે બ્રહ્મા વગેરે પણ અજ્ઞાન નિદ્રામાં સૂતા છે બ્રહ્માએ કહ્યું હું મારા પુત્ર તમે અને શંકર પણ તેમના સત્ય સ્વરૂપને જાણી શકતા નથી આપણે બધા એ રીતે મોહિત થઈ ગયા છીએ કે એમની માયાથી રચાયેલા આ જગતને પણ બરાબર સમજી શકતા નથી આપણે સૌ પોત પોતપોતાની બુદ્ધિ પ્રમાણે અટકળો કરીએ છીએ મહાદેવજીએ કહ્યું હું બ્રહ્મા અને મરીચી આદિ ઋષિઓ જે આપની સાત્વિક સૃષ્ટિથી અંતર સૃષ્ટિની અંતર્ગત છે જો આપે રચેલી સૃષ્ટિનું રહસ્ય ન જાણી શકતા હોઈએ તો આપને તો ક્યાંથી જાણી શકીએ અને તે પછી જેનું ચિત્ત માયાએ વશ કરી રાખ્યું છે આવા રજોગુણી તમોગુણી કર્મોમાં લાગ્યા રહેતા તે અસુરો અને મનુષ્યો તો ક્યાંથી જાણી શકે બ્રહ્મા આદિ જેટલા મોટા મોટા દેવો છે તે બધા શરીરાભિમાની હોવાને લીધે આપની માયાથી મોહિત થઈ ગયા છે તેમની બુદ્ધિ માયાને વશ થઈ ગઈ છે અને બાહ્ય વિષયોને સત્ય માને છે હે પરીક્ષિત વીર્યપાત થઈ ગયા પછી તે પોતે ભાનમાં આવ્યા તેમણે જોયું કે અરે ભગવાનની માયાએ તો મને એકદમ જડ કરી દીધો તેઓ તુરંત તે દુઃખદ પ્રસંગથી અલગ થઈ ગયા આવી રીતની માયા છે એમ તમારે જાણવું શ્લોક નંબર વન નોટ સેવન હૃદયે જીવવજીવે યોંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશોષો સર્વકર્મ ફલપ્રદ અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ જીવને તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે હૃદય કમળમાં જેમ જીવ રહ્યો છે તેમ તે જીવાત્મામાં અંદર રહીને નિયમન કરનારા છે અંતર્યામીપણે નિયંતાના રૂપમાં રહ્યા છે તે શ્રુતિમાં કહ્યું છે કે જે જીવાત્મામાં રહે છે જીવાત્માની અંદર છે જેને જીવાત્મા ઓળખતો નથી જીવાત્મા જેનું શરીર છે જે જીવાત્માની અંદર રહીને તેનું નિયમન કરે છે તે તારો આત્મા અંતર્યામી છે અમૃત છે લોકોની અંદર પ્રવેશીને જે શાસન કરે છે તે સર્વના આત્મા છે હે ગુડાકેશ હું સર્વનો આત્મા છું સર્વભૂત પ્રાણીઓના હૃદયમાં રહ્યો છું હું સર્વના હૃદયમાં અંતર્યામીપણે રહ્યો છું મારાથી જ સ્મરણ જ્ઞાન અને સંશય નિવૃત્તિ થાય છે હે અર્જુન હું પરમાત્મા સર્વભૂત પ્રાણીઓને તે જેમ કોઈ યંત્રના ચક્ર ઉપર ચઢ્યા હોય તેમ પોતાની માયા શક્તિથી ગુમાવતો થકો તે સર્વભૂત પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહ્યો છું આ બધા ગીતાના વચનો છે ભાગવતમાં પણ કહ્યું છે કે હે બ્રહ્મન હું સર્વજીવોનો પણ આત્મા અંતર્યામી છું અજન્મ ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે જણાય છે જેમ ઘટ પટાદી આકૃતિઓ પોતાને દેખવાવાળી આંખોને દેખતી નથી તેમ અંતઃકરણમાં રહેલા પોતાના સાક્ષી પરમાત્માને કોઈપણ પ્રાણી દેખી શકતા નથી જે સ્વતંત્ર છે બીજાને આધીન છે આનાથી એવું સૂચિત થાય છે કે તે પરમાત્મા કાળ અને માયાના પણ નિયંતા છે જે જ્ઞાતા છે કાળના પ્રેરક છે નિત્ય નિર્દોષ અને કલ્યાણગુણ સંપન્ન છે અને સર્વજ્ઞ છે શ્રીમદ ભાગવતમાં પણ મૈત્રેયે કહ્યું છે કે આ પરમાણુથી લઈને દ્વિપરાર્ધ પર્યંત ફેલાયેલો કાળ સર્વસમર્થ હોવા છતાં પણ સર્વાત્મા શ્રીહરિ આગળ તેનું કાંઈ ચાલતું નથી કાળ તો દેહાભિમાની જીવોનું શાસન કરે છે દેવતાઓએ ભગવાનની પ્રાર્થના કરતાં કહ્યું કે વાયુ આકાશ અગ્નિ જળ અને પૃથ્વી આ પાંચ ભૂત તેમાંથી થયેલા લોક બ્રહ્મા વગેરે અને અમે બધા જે કાળથી ડરીએ છીએ અને તેને પૂજીને બલિ તેને પૂજીને બલિ અર્પણ કરીએ છીએ તે કાળ આપથી ડરે છે એટલા માટે આપ ભગવાન અમારા રક્ષક છો જેમ લોઢું જળ હોવા છતાં ચુંબકના સાનિધ્યથી ચાલવા ફરવા માંડે છે તેમ સર્વસાક્ષીની ઈચ્છાથી જળ પ્રકૃતિ માયા પોતાના ગુણોથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે આવા સંપૂર્ણ ગુણોના અને કર્મોના સાક્ષી આપને અમારા નમસ્કાર છે આ રીતે માયા પણ પરમાત્માને આધીન છે આમ કહ્યું છે જે સર્વ દેહધારીઓને તેના કર્મના ફળને આપે છે સ્વયં સર્વના નિયંતા છે આથી અલગ અલગ રીતે તે તે સૌના કર્મફળોને આપે છે જે નિત્યોમાં પણ નિત્ય છે ચેતનોનું ચેતન છે તે એક ઘણા ચેતનોના કર્માનુસારે ભોગોનું વિધાન કરે છે અને મારા દ્વારા જ નિશ્ચિત કરાયેલા એ ઈચ્છિત ભોગોને તે પ્રાપ્ત કરે છે કારણ કે સંપૂર્ણ યજ્ઞોનો ભોગતા અને સ્વામી પણ હું જ છું આપણા ગુણો અને કર્મોને અનુસાર પ્રભુએ આપણને જે યોનિમાં નાખ્યા હોય તેને સ્વીકારીને તેમની વ્યવસ્થા પ્રમાણે જ આપણે સુખ દુઃખને ભોગવીએ છીએ હે મહેશ્વર આપ શુભકર્મ કરનારાને સ્વર્ગ કે મોક્ષ આપો છો તથા પાપકર્મ કરનારાને ઘોર નર્કમાં નાખો છો એટલે કર્મ ફળ પ્રદાતા છે પેલા કાળના આધીન નથી માયાના આધીન નથી અને કર્મના ફળ પ્રદાતા છે આ રીતે શ્રીમદ ભાગવતાદિમાં સર્વ સર્વ કર્મના ફળ પ્રદાતા કહ્યા છે તે સર્વ કર્મના ફળ પ્રદાતાને ઈશ્વર જાણવા પરમાત્મા જાણવા સ્વતંત્રપણે જે સમગ્ર ઐશ્વર્યોથી સંપન્ન હોય તે ઈશ ઈશ્વર જગતપતિ કહેવાય છે તે તૈતરીયમાં કહ્યું છે કે જે વિશ્વના પતિ આત્મા અને ઈશ્વર છે બૃહદ બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે સર્વને વશ રાખનારા અને સર્વના ઈશ્વર છે શ્વેતાશ્વત્તર ઉપનિષદમાં કહ્યું છે કે ઈશ્વરોના પરમ મહાન ઈશ્વર દેવતાઓના પરમ મહાન દેવ પતિઓના પરમપતિ અવ્યક્ત આદિ પરથી પણ પર વિશ્વના અધિપતિ તે સ્તુતિ કરવા લાયક દેવને અમે જાણીએ છીએ કઠોપનિષદમાં કહ્યું છે કે જે ભૂત ભવિષ્યના અર્થાત સર્વ કાર્યવર્ગના નિયંતા છે તે હૃદયથી ઘૃણા કરતા નથી જે ભૂત ભવિષ્ય એટલે કાર્યવર્ગના નિયંતા છે તે અત્યારે છે કાલે પણ છે અર્થાત કાળથી અપરિચ્છિન્ન છે મંડકોપનિષદમાં કહ્યું છે કે પોતે જેમાં રહેલા છે તે વૃક્ષમાં જ વર્તતા બીજા પ્રીતિથી ઉપાસના કરાયેલા નિયંતાનો સાક્ષાત્કાર કરે છે દ્રષ્ટા જીવાત્મા સર્વ જગતના કરતા કાર્યભૂત પ્રધાનના કારણ સર્વના નિયંતા અને પ્રકાશમાન દિવ્ય વિગ્રહવાળા આવા પરમાત્માને જ્યારે જુએ છે શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે કે વિનાશશીલ પ્રધાન અને અવિનાશી જીવ આ બંનેને હર નામે એક દેવ નિયમિત કરે છે જે વિશ્વના એકમાત્ર વ્યાપક પરમેશ્વરને જાણીને જીવો અમર થાય છે આ બધી શ્રુતિઓ તેમના ઈશ્વરત્વમાં પ્રમાણભૂત છે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે ખરા પતિ તે છે કે જે સ્વયં નિર્ભય રહીને બીજા ભયભીત લોકોની બધી રીતે રક્ષા કરી શકે એવા પતિ તો આપ એક જ છો જો એકથી વધારે ઈશ્વર માનવામાં આવે તો તેમને એકબીજાથી ભય થવાની સંભાવના રહે છે એટલે આત્મલાભથી અધિક કોઈ લાભ તે માનતા નથી તે ઈશ્વરોના પણ ઈશ્વર છે માટે તેઓ પોતાની કાળશક્તિથી પૃથ્વીનો ભાર ઉતારતા થતાં જ્યાં સુધી આ પૃથ્વી ઉપર લીલા કરે ત્યાં સુધી તમે પણ તેમની લીલામાં સહયોગી બનો બ્રહ્મા આદિ ઈશ્વરો પણ પોતાના સુંદર મુકટની કલગીઓને આપના ચરણ મૂકવાના બાજોઠ ઉપર અડાડે છે તે આપે પ્રેમવશ થઈને વાનરો સાથે પણ મૈત્રીનો નિર્વાહ કર્યો હતો ઉદ્ધવજી જગતના એકમાત્ર અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણની પાસે એકાંતમાં ગયા શ્રીકૃષ્ણ બ્રહ્મા આદિ ઈશ્વરોના પણ ઈશ્વર છે અને તે જ સત્વાદી ગુણોને લીધે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રરૂપ ત્રણ સ્વરૂપે થાય છે ભગવાન બ્રહ્મા આદિ જગદીશ્વરોના પણ ઈશ્વર છે તે જો પ્રસન્ન થાય તો પછી કોઈ વસ્તુ દુર્લભ રહેતી નથી બ્રહ્માદિ ઈશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રીકૃષ્ણને આ રીતે પ્રસન્ન કર્યા ઈશ્વરોએ સહિત આ જગત જેને વશ છે તેમનું સર્વેશ્વરપણું કહેતા આ બધા શ્રીમદ ભાગવતના વચન કહ્યા છે તે જ રીતે સ્કંદપુરાણમાં પણ પરમાત્માના સ્વરૂપનું લક્ષણ કહ્યું છે પરમાત્મા જીવ અને અક્ષરના પરમાત્મા જીવ અને અક્ષરના પણ આત્મા છે આકાશના જેવા નિર્મળ છે તેમને દિવ્ય દ્રષ્ટિવાળા મહાપુરુષો જોઈ શકે છે સત્યત્વના એકમાત્ર આશ્રય છે વસુદેવના પુત્ર પરમ પુરુષ છે સમસ્ત કલ્યાણ ગુણોથી સંપન્ન છે અને ત્યાજ્ય દોષોથી રહિત છે બ્રહ્માદિ ઈશ્વરોના પણ ઈશ્વર છે પરવિદ્યા બ્રહ્મવિદ્યાથી તે જાણી શકાય છે બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ તેમની ઉપાસના કરે છે અને તે મહાન સમર્થ છે આ શિક્ષાપત્રીમાં અહીં જીવોને નિયમ્યપણે કહ્યા છે અને પરમેશ્વરને નિયંતાપણે કહ્યા છે એટલે જીવ અને પરમેશ્વરનો ભેદ વાસ્તવિક પારમાર્થિક છે આવો પોતાનો સિદ્ધાંત નિયમ નિરૂપિત થયો છે એમ જાણવું તે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આવી કોઈ વાત નથી કે હું પહેલાં ક્યારેય ન હતો અથવા તું ન હતો કે આ રાજાઓ ન હતા અને એમ પણ નથી કે આપણે બધા હવે પછી ભવિષ્યમાં નહીં રહીએ શ્રી રામાનુજાચાર્ય સ્વામીએ ભગવદ્ ગીતા ભાષ્યમાં આ શ્લોકની વ્યાખ્યા કરી છે પહેલાં તો જીવાત્માઓના સ્વભાવને સાંભળો હું સર્વેશ્વર આ વર્તમાન સમયથી પૂર્વે અનાદિકાળમાં ન હતો તેવું નથી પરંતુ અવશ્ય હતો મારી આજ્ઞામાં રહેવાવાળા તું સહિત આ બધા ક્ષેત્રજ્ઞ જીવ પહેલાં ન હતા એવું નથી પરંતુ અવશ્ય હતા હું અને તમે અર્થાત આપણે બધા આ પછી ભવિષ્યમાં નહીં રહીએ એવું નથી પરંતુ અવશ્ય રહીશું જે રીતે હું સર્વેશ્વર પરમાત્મા નિત્ય છું તેમાં કોઈ સંદેહ નથી તે રીતે જ તમે બધા ક્ષેત્રજ્ઞ જીવ સમૂહ પણ નિસંદેહ નિત્ય છો આવું સમજવું જોઈએ આ રીતે જીવોનો ભગવાન સર્વેશ્વર પરમાત્માથી અને જીવોનો પરસ્પર પણ ભેદ યથાર્થ છે આવું સ્વયં ભગવાને જ કહ્યું છે એમ જણાય છે કારણ કે અજ્ઞાનથી મોહી થયેલા અર્જુનના પ્રત્યે તેના અજ્ઞાનને ટાળવા માટે પારમાર્થિક નિત્યતાનો ઉપદેશ કરતી વેળાએ હું અહમ તું ત્વમ આ બધા ઈમે અને આપણે લોકો વયમ આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે આત્માઓનો ભેદ ઉપાધિકૃત માનીએ તો આત્માઓનો ભેદ તાત્વિક ન રહે એટલા માટે તત્વજ્ઞાનનો ઉપદેશ કરતી વખતે ભેદનો ઉપદેશ કરવો તે સુસંગત નથી ભગવાન દ્વારા ઉપદેશમાં કહેલો આ આત્માઓનો ભેદ સ્વાભાવિક છે આ વાતને શ્રુતિ પણ કહે છે ઘણા નિત્ય ચેતન આત્માઓને મધ્યે જે એક નિત્ય ચેતન આત્મા છે તે એમની કામનાઓને પૂરી કરે છે આત્મભેદ દ્રષ્ટિ પરસ્પર આત્માઓ જુદા છે આવું માનવું તે તેને અજ્ઞાનજનિત માનવા અજ્ઞાનજનિત માનવાવાળાને મતે જે દોષ આવે છે તે બતાવે છે પરમાર્થ દ્રષ્ટિવાળા પરમપુરુષ શ્રીકૃષ્ણને નિર્વિશેષ કુટસ્થ નિત્ય ચૈતન્ય આત્માના યથાર્થ સ્વરૂપનો સાક્ષાત્કાર છે તેથી તેમનામાં અજ્ઞાન અને અજ્ઞાનનું કાર્ય છે જ નહીં અને તેથી જ શ્રીકૃષ્ણ દ્વારા અજ્ઞાનજનિત ભેદ દર્શન અને તેથી થતો ઉપદેશ આદિનો વ્યવહાર બની શકે નહીં જો એમ કહેવામાં આવે કે જેને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે આવા પરમપુરુષ શ્રીકૃષ્ણને આવા પરમપુરુષ શ્રીકૃષ્ણને બાધિતાનું વૃત્તિરૂપ આ ભેદજ્ઞાન દગ્ધપટ બળી ગયેલું કપડું માત્ર રાખરૂપે જ દેખાતું કપડું તેની જેમ બંધનકારક થતું નથી પરંતુ આવું કહેવું પણ ઠીક નથી કારણ કે મૃગ મરીચિકા ઝાંઝવાના જળમાં થવાવાળું પાણી આવું જ્ઞાન બાધિત થઈ ગયા પછી પણ ભલે તે દેખાતું રહે છતાં તેમાંથી કોઈ પાણી ભરવા જશે નહીં તેની જેમ જ અહીંયા અદ્વૈત જ્ઞાનથી દ્વૈત જ્ઞાન ભેદ જ્ઞાન બાધિત થઈ ગયા પછી તે ભેદ જ્ઞાનનું મિથ્યાપણું નિશ્ચિત થઈ ગયું જ હોય છે આથી તેને ઉપદેશ આપવો વગેરે પ્રવૃત્તિ થઈ શકશે નહીં આ સિવાય આવું પણ નહીં કહી શકાય કે ઈશ્વર શ્રીકૃષ્ણ પહેલાં અજ્ઞાની હતા પછી તેમને શાસ્ત્ર દ્વારા તત્વજ્ઞાન પ્રાપ્ત થયું પણ તેમને બાધિતાનું વૃત્તિરૂપ દ્વૈતજ્ઞાન ભેદજ્ઞાન રહ્યું હતું કારણ કે તેમ કહેવાથી તો જે સર્વજ્ઞ છે સર્વવિદ છે આ પરમેશ્વરની જ્ઞાન બળ અને ક્રિયારૂપ શક્તિ પરા સર્વશ્રેષ્ઠ છે વિવિધ પ્રકારની છે અને સ્વાભાવિકી છે હે અર્જુન હું ભૂત વર્તમાન અને ભવિષ્યમાં થયેલા થતા અને થવાવાળા સમસ્ત પ્રાણીઓને જાણું છું પણ મને કોઈ જાણતા નથી આ બધી શ્રુતિઓ અને સ્મૃતિઓની સાથે વિરોધ આવશે તે સિવાય ભેદવાનને તે સિવાય ભેદવાદને અજ્ઞાનજનિત માનવાવાળાએ આ એક વાત પણ સ્પષ્ટ કહેવી પડશે કે પરમપુરુષ શ્રીકૃષ્ણ અને અત્યાર સુધીની ગુરુ પરંપરા અદ્વિતીય આત્મા સ્વરૂપનો નિશ્ચય થઈ ગયા છતાં કલ્પિત ભેદ જ્ઞાન રહ્યા પછી પોતાના નિશ્ચય પ્રમાણે અદ્વિતીય આત્મજ્ઞાનનો ઉપદેશ કોને કરે છે જો તેઓ એમ કહે કે પ્રતિબિંબના જેવા દેખાતા અર્જુન આદિકને ઉપદેશ કરે છે પણ એ નહીં બની શકે કારણ કે કોઈપણ જેમાં ગાંઠપણ ન આવ્યું હોય અનુન્મત આવો ડાહ્યો મનુષ્યમણી તલવાર કે દર્પણ આદિમાં દેખાતા પ્રતિબિંબોને પોતાનો અને તેનો અભેદ જાણ્યા પછી કોઈપણ પ્રકારનો ઉપદેશ કરતો નથી આ પ્રસંગે તેઓ અદ્વૈતી જ્ઞાનીઓ બાધિતાનું વૃત્તિને પણ સિદ્ધ કરી શકતા નથી કારણ કે ભેદજ્ઞાનના બાધક અદ્વિતીય આત્મજ્ઞાન દ્વારા આત્માના આત્મા સિવાયના અન્ય ભેદજ્ઞાનના કારણરૂપ અનાદિ અજ્ઞાન તો નાશ થઈ ચૂક્યો છે દ્વિચંદ્ર જ્ઞાન દોષ દૃષ્ટિથી બે ચંદ્ર દેખાવા ઇત્યાદિમાં તો ચંદ્રમાની એકતાનું જ્ઞાન થઈ ગયા પછી પણ ચંદ્રમાં બે દેખવા દેખાવાનું વાસ્તવિક કારણ તિમિરાદી ચક્ષુદોષનો નાશ નહીં થયો હોવાથી બાધિતાનુવૃત્તિ રહેવી ઉચિત છે તેમજ એ પણ ઠીક છે કે ચંદ્રમાં બે દેખાવાનું જ્ઞાન ચાલુ રહેવા છતાં પણ તે પ્રબળ પ્રમાણથી બાધિત થઈ જવાને લીધે કંઈ કરી શકતું નથી પરંતુ અહીંયા અદ્વૈત જ્ઞાનની બાબતમાં તો વિષય અને કારણની સાથે ભેદ જ્ઞાન અપાર અપારમાર્થિક મિથ્યા થઈ જાય છે વસ્તુના યથાર્થ જ્ઞાનથી તેનો સમૂળ વિનાશ થઈ જાય છે આવી સ્થિતિમાં બાધિતાનું વૃત્તિ કોઈપણ રીતે સંભવશે નહીં એટલા માટે જો સર્વેશ્વર શ્રીકૃષ્ણને અને આજ સુધીની ગુરુ પરંપરાને તત્વજ્ઞાન હોય જ તો ભેદ દર્શન અને તેનું કાર્ય ઉપદેશ ઇત્યાદિ સંભવે નહીં જો એમ કહેવામાં આવે કે તેમને ભેદ દર્શન રહે છે તો વળી અજ્ઞાન અજ્ઞાન અને તેનું કારણ વર્તમાન હોવાથી તેઓ અજ્ઞાની સાબિત થઈ જાય છે એટલે તેમણે ઉપદેશ આપવો તે ક્યારેય સંભવશે નહીં આ સિવાય ગુરુને અદ્વિતીય આત્માનું જ્ઞાન થઈ ગયું હોવાથી બ્રહ્મના અજ્ઞાનનો કાર્ય સહિત અત્યંત અભાવ થઈ ગયો હોય છે અજ્ઞાનનો નાશ થઈ ગયો હોય છે અને તેથી જ શિષ્યને ઉપદેશ આપવો વ્યર્થ નકામો થઈ જાય છે આના જવાબમાં જો એમ કહેવામાં આવે કે ગુરુ અને તેમનું જ્ઞાન આ બધું કલ્પિત છે તો પછી શિષ્ય અને તેનું જ્ઞાન પણ કલ્પિત જ ગણાય એ તે પણ અજ્ઞાનનું નિવારણ નહીં કરી શકે તેમાં પણ જો એમ કહેવામાં આવે કે તે કલ્પિત હોવા છતાં પણ અજ્ઞાનનું વિરોધી છે એટલે તે કલ્પિત જ્ઞાન અજ્ઞાનનું નિવર્તક છે અજ્ઞાનનું નિવારણ કરશે તેમ હોય તો આચાર્ય ગુરુના જ્ઞાનમાં પણ તેવી જ શક્તિ વિદ્યમાન છે એટલે તે સમસ્ત અજ્ઞાનની નિવૃત્તિ કરી દેશે એટલે ઉપદેશ આપવો તે તો વ્યર્થ જ ગણાશે એટલે જેનું ઉપર ખંડન કરવામાં આવ્યું આવા અસંગત સિદ્ધાંત અસમીચીનવાદ સાથે અમારે કોઈ પ્રયોજન નથી શ્લોક નંબર સ્વામી મહારાજની જય